એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ચેન્નઈમાં બેઠા બેઠા પલકબેન વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ વિજય પણ વાર્તા સાંભળે છે આવો આવો પલકબેન વિજયભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સોબત અને વાર્તાના લેખક છે નટવર પટેલ એમણે મને વાર્તા કહી છે હું તમને વાર્તા કહું છું ધ્યાનથી સાંભળજો ઓ ભાઈ કોઈ એક ખેતર વચ્ચે લીમડાનું ઝાડ હતું ઝાડના થડમાં એક દર એમાં સાપ રહે ઝાડ ઉપર એક માળો એમાં કબૂતર ને કબૂતરી રહે સાપ અને કબૂતરો વચ્ચે પાક્કમ પાક્કી ભાઈબંધીઓ એક વાર ક્યાંકથી મરી ગયેલી ચકલી કબૂતરોએ સાપને લાવી આપેલી ત્યારથી દોસ્તી જામી ગયેલી ભાઈ રોજ મળે એકબીજાના સુખ દુઃખની વાતો કરે અને આનંદમાં દિવસો ગુજારે દિવસ સમયે કબૂતરો ગામ ભણી ચણવા ઉપડી જાય અને સાંજે માળામાં પાછા ફરે હવે કબૂતરી થોડાક દિવસમાં ઈંડા મૂકવાની હતી હો માળો સરસ તૈયાર થઈ ગયો હતો કબૂતરોનો એક દિવસ સાંજે કબૂતરો ઘેર પાછા ફર્યા ત્યારે પોતાના માળા પર કાગડો અને કાગડીને બેઠેલા જોયા બોલો પોતાના ઘેર કાગડો કાગડીને આવેલા જોઈને કબૂતરોએ કહ્યું કાગડા ભાઈ કાગડા ભાઈ આજે ભૂલા પડ્યા લાગો છો હે કાગડો તો તરત જ બોલો અમે ભૂલા નથી પડ્યા ભૂલા તો તમે પડ્યા લાગો છો કબૂતરો આ સાંભળીને ભારે નવાઈ પામ્યા કબૂતરીએ ઠંડક રાખીને બોલ્યું કાગડા ભાઈ આ માળો તો અમારો છે તમે અમારા ઘેર આવ્યા એટલે તમે અમારા મહેમાન થયા પણ કાગડો તો લુચ્ચો એ તો બોલો આ તો અમારો માળો છે તમે જ ભૂલથી અહીંયા આવ્યા છો કબૂતરો કાગડા કાગડીની ખરાબ દાનત સમજી ગયા હો પોતાનો સુંદર માળો કાગડાએ પચાવી પાડ્યો પણ એની સામે લડવાની આ ભોળા કબૂતરોમાં તાકાત નહોતી બિચારા કબૂતરો રાત એમણે ચિંતામાં ને ચિંતામાં બીજી ડાળી ઉપર ગાળી ઊંઘ પણ ન આવી વળી થોડા દિવસમાં કબૂતરી ઈંડા મૂકવાની હતી એટલો સમય નહોતો કે નવો માળો બનાવી શકે હવે શું કરવું વહેલી સવારમાં તો કાગડા કાગડીએ કા કા કા કરીને કકળાટ કર્યો સૂરજ ઉગ્યો ઉપલી ડાળીએથી કબૂતરો એ માળા તરફ જોયું ત્યાં ચાર પાંચ ઈંડા આગલી રાતે કાગડીએ મૂક્યા હતા તે દેખાયા કાગડા કાગડીએ શા માટે લુચ્ચાઈ કરી તે કબૂતરો સમજી ગયા હો પણ હવે પોતાનું શું થશે ત્યાં ભાઈબંધ સાપ સાંભળો તેમને થયું કે સાપને વાત કરીએ સાપને આજ સુધી આપણે મદદ કરી છે તો એ આટલું આપણું દુઃખ તો દૂર કરશે જ એવું વિચાર્યું કબૂતરોએ હો આમ વિચારીને કબૂતરો નીચે ગયા દર પાસે જઈને ગુગુ ગુ ગુગુ ગુ ગુગુ એવો અવાજ કરીને સાપને બોલાવા લાગ્યા સાપ બહાર આવ્યો સવારના પહોરમાં શા માટે યાદ કર્યો એનું કારણ પૂછ્યું કબૂતરોએ માંડીને વાત કરી કોઈક રસ્તો કાઢવાનું સાપને સૂચવું થોડી વાર વિચાર કરીને સાપે કહ્યું કબૂતર ભાઈ મને એક વિચાર સૂજે છે હું કાગડીના ઈંડા એમના દેખતા જ ખાઈ જાવ તો તેઓ ઉડી જશે પછી તમે નિરાતે બાળામાં રહેજો કબૂતરોને આવી નઠારી વાત તો ન ગમી હો પણ એ સિવાય બીજો રસ્તોય નહોતો ને છેવટે કબૂતરો કબૂલ થયા બપોરે કબૂતરો માળાની ઉપલી ડાળ ઉપર બેઠા હતા માળામાં કાગડો ને કાગડી બેઠા હતા ત્યાં સાપ માળા તરફ ધસી ગયો કાગડા કાગડીએ સાપને ધસી આવતો જોયો અને ક્રા ક્રા ક્રા કરીને કકડાટ મચાવી દીધો બંને સાપને ચાંચો મારવા માંડી તોય સાપ પાંચે ઈંડા ખાઈ ગયો કાગડાના પછી તો નીચે જતો રહ્યો કબૂતરોએ મૂંગા મૂંગા જોયા કર્યું કાગડો કાગડીઓ હવે પછતાવા લાગ્યા જતા જતા કબૂતરોને કહ્યું અરે અહીં રહેવામાં મજા નથી તમારા પણ આ જ હાલ થશે પણ કબૂતરને તો પોતાના ભાઈબંધ ઉપર વિશ્વાસ હતો ફરી પોતાના માળામાં જઈને તેઓ તો આનંદથી રહેવા લાગ્યા થોડા દિવસ બાદ કબૂતરઈએ ચાર સુંદર મજાના ઈંડા મૂક્યા આ ખુશીના સમાચાર સાપને પણ આપ્યા કબૂતરો ઈંડાને સેવવા લાગ્યા એક દિવસ સાપની દાનત બગડી તેને ઈંડા બહુ ભાવતા હતા આથી એક દિવસ માળા તરફ આવ્યો કબૂતરોએ સાપને આવતો જોઈને કારણ પૂછ્યું સાપ કે મને બહુ ભૂખ લાગી છે કબૂતરો કે હમણાં તમને કંઈક ખાવાનું લાવી આપશો પણ સાપની નજર તો પેલા ઈંડા પર હતી એટલે એ તો બોલો મને તો ખૂબ જ કકડીને ભૂખ લાગી છે આ ઈંડામાંથી એક મને ન આપો સાપને મોઢે આવી વાત સાંભળીને પેલા કબૂતરો તો ડઘાય જ ગયા કે આ તો આપણા ઈંડા ખાવાની વાત કરે છે ઈંડા તો પોતાના બચ્ચા કહેવાય કઈ મા બાપ પોતાના હાથે પોતાના બાળકોનો ભોગ કઈ રીતે આપે કબૂતરોએ ના પાડ્યો પણ સાપનો સ્વભાવ મૂળથી જ ખરાબ તે તો ઈંડા ખાઈ જવા જીભ લપકારતો લપકારતો માળા તરફ આગળ વધ્યો વિશ્વાસુ માનેલા મિત્રની ખરાબ દાનતથી કબૂતરો હવે વાકેફ થયા કે આની દાનત તો બહુ ખરાબ હતી તેઓ તો પોતાનો બચાવ કરીને ઉડીને બીજી ડાળ ઉપર જતા રહ્યા પણ એમના દેખતા સાપ બધા જ ઈંડા હડપ કરી ગયો હો ભાઈ બિચારા કબૂતરો ઈબકા ભરતા ભરતા આ દ્રશ્ય જોઈ રહ્યા રડતા રડતા બીજે દિવસે કબૂતરો સાપને ધુતકારીને ગામ ભણી ઉડી ગયા કબૂતરો ખૂબ દુઃખી થયા ગામમાં એમને પેલા જ કાગડો ને કાગડી મળ્યા કબૂતરોને નિરાશ જોઈને કાગડાએ કારણ પૂછ્યું કે કેમ નિરાશ છો કેમ ઉદાસ છો કબૂતરોએ માંડીને આખી વાત કરી તેઓ પછતાતા હતા કે પોતે ખરાબ ભાઈબંધનો સંગ કર્યો એમણે જો કાગડાનું કયું માનવું હોત તો આવું તો ન થાત કાગડો જાણે શિખામણ આપતો હોય તેમ બોલો સાપનો નઠારો સ્વભાવ ક્યારેય નહીં બદલાય દુષ્ટ ભાઈબંધનો સંગ જ ખોટો ખરાબ ભાઈબંધનો સંગ કરવો જ નહીં સમય આવે આપણને નુકસાન જ કરે એટલે દુષ્ટ ભાઈબંધથી તો દૂર જ રહેવું સારું કબૂતરોને આ વાત હવે પૂરેપૂરી સમજાઈ ગઈ હતી હો પલકબેન સાપનો સંગ એમણે સદાયને માટે છોડી દીધો તો ભાઈ આવી હતી આ વાર્તા સાપની ને કબૂતરના સોબતની તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ તમે આ વાર્તા તમારા ભાઈ બહેન ને બહેનપણીને કહેજો આવજો